અને તેથી કર્મ બંધાય છે બધા વિચાર બધા આવતા બધું બંધાય આવે અંતરાયકરણ બંધાય છે બધું આવતું હોય તે બધું બંધાઈ જાય છે એટલે રીતે આવું કરે છે આ વિચાર આવું કરે તો એ બંધ વિચાર ના હોય વિચારથી ફાયદો થાય નુકસાન નુકસાન અવશ્ય થાય ફાયદો બિલકુલ ના થાય ચાલો પણ તમે તેથી આ બધું આવું મુશ્કેલ ઉભું થયું અને વલિત નો થતો એના સ્વભાવથી એડજસ્ટ થતું નથી આ બંધો બોલો અનુભવ તો ભગવાન હાથી દે ના પાડે છે એના બાપુજી તો અને બાપુજી તો ના પાડે છે બાપુજી ના પાડે બીજા કોઈ આપવું જોઈએ પણ અડધો ટકો બધો આનો સ્વભાવ આકરો છે ને પેલો બરાબર વાતો ના આવે દુઃખ દુઃખ દુઃખ બોલે ને અને લોકો કે તું ઉભા પણ હાથું બોલ પાપણ કેવું રાખવાનું હતો ગુલાબનું કુટું અને તમારું કુટું ઉપાધિ થઈ ગુલાબનું કુટું ઉભી હોવું કે આ ગુલાબો નહીં તો બાબા હું તો શું આપું છું બરાબર ગુલાબનું કુટું બહુ આટલું આટલું બહુ બહુ આટલું કહો તો બહુ થઈ ગયું પછી ఇంకోవడానికి బహుమానం చాలా ముప్పు ముప్పై వరకు అక్కడ మూడు వస్తారు అవే થતું આપડે મન આમતન ના ત્યારે આપડે દાદા ની જ્ઞાન ની ગુફા ચાલો હવે આવે વાત સમજો તો ઉકેલ આવે ઓળખમાં આવે કે આ વસ્તુ આપણી નથી પણ આપણા કર્મ નો એટલો બધો ધક્કો લાગે એટલે ખ્યાલ આવે કે આ વસ્તુ આપણી નથી પણ કર્મ નો એટલો બધો ધક્કો લાગે કે તે બાજુ નથી જાય હું ધક્કો લાગે પણ આપણું ભાગતું હોય કેવો બીજું ભાગ પકવું ભાગતું હોય તો ભાગવું આપણે ક્યાં કહું બધું પગલું આ કહું ધીમતી નું શોખ આવે પરમાણુ આવું થોડું આપણું ભક્તિ બહુ હું રતનો પાસે રાજા તો તુમકો ભરા તું બોલાવ તો હું ખરેખર ના બોલાવો પેલું આગળ થતું આમ કહું ના બરાબર કરું પેલું આગળ પણ મારે આગળ પાડવાનું શું રહું બાપા બાપુ બાપુ બાપુ બરાબર બરાબર આપડે પોતાનો બાપુ બરાબર કરું બાબા હા ઉપર પર આભાર ભાવ ભગવાન દરેક ને ભગવાન પડે ભગવાન બરાબર એ નફામાં જે ખાવા પીવાનું છે તે બરોબર પદ્ધતો લઈ લીધો ભૂખવાનું હોય એ બધા ઘસાઈ રહ્યું બાપ કરા પ્રાસો કરા વાગડું કરા બધું ગોઠવેલું છે છે બીજા તો આ ઉકેલ મારું કેવું છે કે હવે પછી અમારું સારું થશે ને એમ કે છે કે હવે પછી અમારું સારું થશે ને હા ગોમ ગોમ બાબા નું કરશો ગોમ ગોમ બાબુ કેટલું બાબા નું કરશો એ ખોટ જશે ખોટ પૂરું થશે બરાબર તો કૃપા પર કૃપા પર કૃપા પર કૃપા પર કરે તમે એ જ વાત સાચી છે તમારી તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે તમારી વાત સાચી છે એનો સ્વભાવ એવો જ છે આ માણસ ફાલતું વાંધો થવું બધું બધું વાંધો હા વાડાને પછી વળી આવે બોલાવો જૂના પાટો બાબા આ તમારું પપ્પા ભગુ આ તમારું ભરો હું બોલો બાબા બબુ ભગવા બાબા નું તમારું બરાબર Thank you. અંદરથી પાકી વિકલતા હોય અંદરથી પાકી વિકલતા હોય છે અંદરથી પાકી વિકલતા હોય છે વિકલતા હોય હા લલિતભાઈ ને વિકલક ખૂબ ઓળખતો ના પોતા શું ધંધો તો ખરાબ કોણ બનાવ નાખે મૂકવું આપવું વાવ મૂકવું આપવું નથી ખબર Rapaz, vamos lá, rapaz, vamos passar. આપણું ના રહ્યું तो बाप की तरक्की तरीके શું પ્રશ્ન ઉપર હોય અને આપણું સ્વરૂપ જ નહીં આપણું સ્વરૂપ શું આપનું એટલે ઘોડા ઉભા ઉભા આ ખુશી ઉભા હતું ઘોડા નામનું પ્રભુ તો ઉભા થતો આપણું ખુશી પછી પણ ધારણા પૂરી થઈ છે બધું સારો પ્રશ્ન ઉભો આ કોઈ પણ આવશે કોઈ પેલું લગ્ન કરવાનું બહુ પાવું અરે બાપુ આનો સારો ગુલાબી કહે છે કે બરાબર ઉતારી દીધું છે બને એ કરે એને બરાબર ઉતારી દીધું છે ના તો ઉતારવું તો અમારે રવું ના ગોતું સાવ તરફ હવે નહીં ખરાબ હતો ઉપાય નહીં એનો ઉપાય નહીં એ વાપરવું સારું સારું જ્ઞાન લીધા પછી તો કર્મ સભા નિશાળી જ હોય ને પછી બંધાય ક્યાંથી જ્ઞાન લીધા પછી તો બધા કર્મો નિશાળી હોય ને નવા બંધાય નહીં ને નવા કર્મો હવે બંધાય નહીં ને કર્મો બંધાવું તમે ભૂસવાડો બંધાવું ભૂસવાડો બરાબર બહુ ઊંડા ઉતરો તો પોતો બહુ થઈ બહુ થઈ જાય ને કોનો હિસાબ હોય તો આ પરિણામ છે આ ફળ આવું ફળ ભોગવવાનું લાભ કરવો નથી વલ્લિક નો એના પરથી ખોટું કરીને નાખી દીધી મસ્તકમાં પણ દાવ ઉભું બારનું સાવ કરવાનું ખોટું પણ બગડી જવાનું અને થોડું મોટું અસર તો થાય ને બા બહુ બહુ પણ શું કહ્યું બહુ શું કહ્યું એનો બહુ એનો સ્વભાવ હોય ને ના થાવ કહું હવે એનો અભ્યાસ સ્વભાવ કંઈક નવું આવશે તારો પૈસા પણ ખૂબ બહુ વાર નવું આવે બારી પાપા પાડો પણ હમણાં પણ હા આવવાનું વિચારવાનું સમજી ગયા જે મળ્યું એવું સુખી છે અને એ વિચારો દુઃખી દુઃખી થઈ ગયો છે વધુ છોકરાના દીધું છે બાકી કોઈ કાકો અને પાછા એવો રૂપ પ્રેમ છે બહુ દિવસમાં પાંચ દિવસ ઉતારું આપણે જાણી જોઈએ ખબર લાગે જોઈ લાગી દીધી ભગવાન ભગવાન થઈ જવાના જે લોકોને એવો વિચાર આવ્યો તો મારો જે લલિતભાઈ સમજીને એનો ઉદ્ધાર થાય વિચારો રિવાયા કરે એમ આપણે એક ગુજરાત નાખવા તો કરવાનું રહે જ નહીં હા કોઈ વાત નહીં બધી પ્રકૃતિ બધી બરાબર વ્યવસ્થિત જ Thank you. ગુરુ છે પૂર્ણ મહિમા છતાં પાકો હોય તો સાંભળવામાં આવે પાકો પાછું ખરાબ થઈ ગયો જો પબ્બાની પાછી ખરાબ પાવ ત્યાર પછી વર્તનની પાછી ખરાબ પાવ આવે પરાણી બોલવું વર્તન કેવા બધા હારો કાબુ કરો છે ભાવ બીજું માર મારો બધું વર્તન કેવા એ પાછી પછી એ ખરાબ પાવ એ બે પાછી ખરાબ થઈ ગયું બધું બાપાને લૌકિક પુસ્તક કરવાની કઈ થઈ તરત જ ગયો પણ પાછું આગળ થઈ જગ્યા ફેલાયું નથી ને કે આપણને ખ્યાલ આવે કે ના ખોટું કહેવાય આ ખોટું કે આપણે પકડું કરીએ પછી શાંતિ થઈ જાય ભૂલીબેન કે છે ઘણી વખત આપણે ગમે એટલું કરવું તો બોલી જવાય ના બોલવો તો બોલવો કોઈ આપણા હાથમાં નથી દાદા આપણે કે ભૂલી આવું નહીં કરવું જોઈએ બે ચાર કલાક સુધી લાઈવ વાંચીને બે ચાર કલાક દબાવવાનો છોકરવાનો આમ મનમાં નિશ્ચય કરો આપણે એના પ્રકરણ કરવું પાપણી કેટલા ગયા પછી થોડું ફરી આવું છે ખુરશીમાં ના પહેરાય જાગતો કરવો જલ્દી Gracias. નિરાવર તમે જોઈ ને અને એ જયારે દેખાય ત્યારે એમ થાય કે દાદા ની મળ્યા હતા તો અમારું શું થાય દાદા પણ હવે એમ થાય કે આટલા ભગવાન થાય પોતાના ભોગ ગુફા આવે ભગવાન થાય એવું અગિયાર બધી બાજુ બધી બાજુ ના આવડા પડે ભાગી જા દાદા જોઈને ભુલાભાઈ ને કેમ કે આ સારું બધું બહુ સારું નથી આઈનામાં જોઈને ભુલાભાઈ ને હું કહ્યું કે ભુલાભાઈ તારું બહુ બધું સારું નથી હું હરીસામાં જોઉં મારો પછી કહ્યું કે આ ભુલાભાઈ નું બધું કામ સારું નથી એમ આપણે નાનું મોડું કરી જાય ચડકા ના મળે એક માણસ હતો શાંતિ થી મોટી મોહન રડી પડે પણ ક્રાંતિ રડે તો આપી જાય પોતે ક્રાંતિ રડે ને તો આપી જાય આ તો જુદું થઈ જવું છે બીજાઓ કટાવીને સ્ટોર માં મોકલી આપીએ ઘરમાં એકલો હોમ ત્યારે બરાબર તરસાવીએ પણ એવું થતું છે કે બે ચાર મહિના નિરાંત રહીને પછી પાછું તેનો તે જ ભૂલો ભાઈ તમે પોતા કરવું પડે તો ઘરે બહુ ભાવે ચીકણા બહુ કઈ કરે અમારી પડે પૈસા હોય તમારું કે દોષો તમને કીધા વગર અમે એના પ્રતિક્રમણ કરીએ અમારા દોસ્તો તમને રૂબરૂમાં કરીએ ને પછી પ્રતિક્રમણ કરીએ તો ચાલે કે એમને મનમાં અમે અમારી રીતે કર્યા કરીએ તો ચાલે અમારા દોસ્તો હોય તમને કઈ પછી પ્રતિક્રમણ કરવા પડે કે અમને અમે અમારા મનમાં પ્રતિક્રમણ કરીએ તો ચાલે મનમાં પ્રતિક્રમણ કરવું તો સારું કેવાય તો ભારે દોસ્તો તમને રચના વર્ષો પેલા બહુ જૂના વર્ષો પેલા થઈ ગયા એ તો આનંદ થાય થાય છે કર્મ પહેલા પછી થાય એટલે જેટલું બધું ઉદ્દાપણ જ્ઞાન મળ્યું બુદ્ધિ છે ને હું સર્વતા બહુ ચોખ્ખું કરવા માંગુ છું ભગવાન કહ્યું ચોખ્ખું કરનાર તો એ વિચાર આવે એ પછી વિચાર કરવા દેવો કે પછી આ નક્કી જ કરવું કે દોસરે દિવસ થઈ ગયા પ્રભુબેન કે છે એમને મને એવું કે બુદ્ધિ દાદાને દાદાને કહીને બધા પાટલા રસો ચોખ્ખા કરી નાખવા છે પછી દાદા આજે આપડે આ વ્યવહારની જે ફાઇલો કરી ચીકણી ફાઇલો કહીએ તો એનો સંપૂર્ણ વિલય થયો ક્યારે કહેવાય આપણને કોઈ જાતનો રાગદ્વેષ ના થાય તો આવડું હોવું બહુ આપણને ખરાબ દુઃખ ના થાય મનમાં આપણા સુધી આપણા ધર્મ જેવું થાય પછી એના રસમ બધું આપણા આપણો અવાજ આપણો ચિત્રો કરીએ અવાજ કરીએ પછી અવાજ થાય અમુક હદ સુધી પછી આપણો અવાજ બની જાય બરાબર આપણને ગમે તે આવું એવું થાય છે એની પર દ્વેષ ના થવું બરાબર આપણું વિલય થયું હોય આપણા તરફથી હમીનાનું તરફથી જો વિલય નીકળ્યું હોય તમને લાગે ત્યાં સુધી આપણને સંબંધ ખરો ને બધા ગુલાબાઈ કહે છે કે આપણા તરફથી વિલય થઈ ગયો હોય પણ સામા તરફથી થયો નહીં હોય આપણને દુઃખ આપણા ધર્મ ના થયું હોય તે દુઃખ આપણે થાય બરાબર કેટલી બુદ્ધિ ભગવાન કહે છે કે વ્યવહારમાં આપણે સાવચેતી માટે કેટલી બુદ્ધિ નો ઉપયોગ કરવો સરળતા કરવાનું હોય છે જ એવું થાય કે ત્રિમંત્ર પસંદ ઘણી એવું થાય કે ત્રિમંત્ર બોલું પણ મારું આમ થઈ જાય સમજાય કે આમ થઈ જાય બરાબર બરાબર તો તે સમયે શું કરવું બુદ્ધિ દેખાડે જે વહુ ને સિલેક્ટ કરવા માટે સારું સારું તો તે સમયે શું કરવું જોઈએ આપણે બુદ્ધિ નહીં વાપરતા છોકરા દેખાય જવાનું બરાબર બીજા સુધી ભેગા થાય એટલે આપણે પણ બીજા સંજોગો આપણે જોવા જોઈએ ને દાદા કુટુંબ કે ન્યાસ કે આમ સામાન્ય જોવા પડે એ સંજોગો ભેગા ક્યારે થાય? કે બન્યા હોય તે પ્રમાણે એવિડન્સ ભેગા થાય તો જ થાય એટલે ગભરામણ ન રાખવાની. બરાબર પછી કુટુંબ ખરાબ આવ્યું પછી જો બંધ તારો હિસાબ હતો તો આવ્યો. બરાબર પછી બુદ્ધિ નો ફળવા દે નહીં, તો આ ગમે એટલું મોટું આવી જે થવાનું થવાનું ઘરે ક્યાં છે બરાબર કોઈ ભગવાન કહે છે કે આપણે કોઈ માણસ ને જવાબદારી સોંપી ત્યાં બહુ થયું તમને શોધ્યા છોકરા એમ કહ્યું હોય મા ને કે તમે જે શોધ્યા છો એ ખરી તો પછી આપણી જવાબદારી આવી આપણે શું કહું ત્યારે આપણે સુધરવું પછી આપણે જાણવું કે શોધ્યા છોટો છો બાળક છે છે મોટી મોટો થાય એટલે ચીસી હતા પછી કે તમે હું તો કહું પણ તમારે નતો સમજવું બોલાવવાને અને અમને બી પસંદ પડી આવે તો પસંદ પડશે કે બરાબર બરાબર નથી ગમતું છોકરો રમતા અગ્નિ મંત્ર બોલું તો પાપો વધારે ધોવાઈ જાય ઘણી વાર એમ થાય કે દાદા બાબા ના અસીમ જે જે કાર બોલું ત્યારે પાપો ધોવાઈ જાય તો કયું વધારે પછી પેલું પણ પાપો ધોવા માટે આપણે દાદા ભગવાન અસીમ જે જે કાળ બોલીએ એ સાચું પણ નૌકા મંત્ર બોલવાથી સંસ્થાના વિઘ્નો નો નાશ થઈ જાય ભગવાન પૂછે કયા કયા ભાવથી શ્રીમંત્ર બોલવા ત્રિમંત્ર બોલવું ભગવાન પૂછે છે બરાબર આમાં એક કરતી વખત આપણે એમ કે ગુલાભાઈ નો અમુક પાકો જે વધારે દોષ હોય કરે તો જવાય કે નહીં બપોર બધા રિપેર રિપેર કરાય નહીં કાર્પેટ નું લગાવવું નાખી ઘણી કાર્પેટ કાર્પેટ મોટા ભાગની નાખી છે બાથરૂમ બનાવેલા રિપેર કરેલા અને કલરિંગ કરેલો અંદર બે હજાર ડોલર શરૂઆતમાં ઘણું કરેલું શરૂઆતમાં બીજું ત્યારે બહુ કર્યું દસ હજાર જેવો ખર્ચ થયો ટોટલ વીસ હજાર વીસ હજાર ત્રીસ હજાર આપણે મકાન રહેવાનું મળે હા <laughs> ચૌદસો ડોલર મહિને દસ વર્ષ પૂરી જાય એટલે બીજા પાંચ જ વર્ષ તો બીજા હજુ પંદર સાલ આ પાછી એમને સુધી હું રહી ગયો હા દાદા બધું આવી ગયું સરસ બોલાવા બોલાવા ભાઈ વધારે પંદર વર્ષ બાકી તેમ કેવું પચીસ છે પાંત્રીસ ડાઉન આપેલા પણ ખબર ના આપણે જણી માપા કેમ મેનેજર છે ટેલિફોન એ પેલા